એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો મનીષ આવ્યો છે અને આમ કેનેડાની ઠંડીમાં બેઠા બેઠા ઇલિયાસ પણ વાર્તા સાંભળે છે હો સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે કુવામાંની દેડકી તમે દેડકી જોઈ છે ને ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ એમ બોલતી હોય કા આ સાંભળો વાર્તાનું નામ છે કુવામાંની દેડકી એક હતી દેડકી એ તો એ કુવામાં રે ઓ ભાઈ પણ આ દેડકી ખૂબ જાડી પાડી હતી હો ઇલિયાસ એને મનમાં એમ કે મારાથી મોટું કોઈ આ દુનિયામાં નથી બોલો લો આ દેડકીને ત્રણ નાનકુડા એવા બચ્ચા હતા હો એક બે ત્રણ એમ ત્રણ બચ્ચા હતા દેડકીને ભાઈ એક દિવસ આ દેડકી અને એના ત્રણેય બચ્ચાએ કુવાની પાળી ઉપરથી એક મોટો હાથી જોયો હો હાથીને જોઈને બચ્ચા તો ડરી ગયા બાપા ઓહો હો હો આવડું મોટું પ્રાણી તો આ બચ્ચાઓએ ક્યારેય જોયું નહોતું એટલે એ તો ડરી ગયા અને દોડીને એની મા પાસે આવ્યા ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ દેડકીના બચ્ચા કે માં માં આજે અમે એક હાથી જોયો હાથી એ બહુ મોટો હતો દેડકી કે હોતું હશે મારાથી એ મોટો બચ્ચા કે હા બહુ જ મોટો હતો દેડકીએ એનું પેટ ફૂલાયું પછી કે આટલો મોટો પેટ ફૂલાવીને એવું બોલીએ તો બચ્ચા કે ના તમારા ફૂલાવેલા પેટથી એ મોટો હતો દેડકીએ એનું પેટ વધારે ફૂલાયું એમ કર આટલો મોટો બચ્ચા કે ના એનાથી એ મોટો હતો દેડકીએ જોર કરીને હજી વધારે પેટ ફૂલાવ્યું અને કે આટલો મોટો બચ્ચા કે ના એનાથી એ મોટો પછી દેડકી શું બોલી ખબર છે ભાઈ દેડકી કે એમાં શું જો હું વધારે પેટ ફૂલાવું તો હાથી કરતા એ મોટી થઈ જાઉં એમ કહીને એ તો ખૂબ જોર કરીને પેટ ફૂલાવા લાગી જોર જોરથી પેટ ફૂલાવા લાગી હો ભાઈ પણ ત્યાં દેડકીનું પેટ ફૂટી ગયું અને દેડકી તો ત્યાં જ મરી ગઈ હો ભાઈ તો આ દેડકી ખોટું ખોટું અભિમાન કરતી હતી ને કે હું હાથી કરતા મોટી છું અને એ અભિમાન કરવામાં અને કરવામાં દેડકી બેનના રામ ત્યાં રમી ગયા એ તો મરી ગઈ તો ભાઈ આવું દેડકીની જેવું અભિમાન નહીં કરવાનું હો આ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો